એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વિદુષી આવી છે અને એની બેનપણી નચિકેતા દેવી પણ આવ્યા છે ભાઈ આવો આવો મારા નાના નાના આવો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો હો વાર્તાનું નામ છે હું હવે ગોળ નહીં ખાવ સાંભળજો એક હતું રાજ્ય એનું નામ મહારાષ્ટ્ર હતું આ હજી પણ છે મહારાષ્ટ્ર આ મહારાષ્ટ્રમાં એક બહુ મજાના બહુ મોટા સંત થયા હો એ સંતનું નામ હતું જ્ઞાનેશ્વર જ્ઞાનેશ્વર સંત હતા ને એ તો બહુ સારા હતા નાના બાળકોને વાલ કરે અને એમને નવી નવી વાર્તાઓ કરે એકવાર એક સ્ત્રી એના આઠ નવ વર્ષના દીકરાને લઈને સંત પાસે દર્શને આવી હો ભાઈ એણે સંતને કહ્યું મહારાજ આપ તો સંત છો બહુ સારા છો બહુ પવિત્ર છો આ તમે મારા દીકરાને સમજાવો ને જરાક તમારું તો એ જરૂર માનશે મારું તો માનતો જ નથી આ જુઓ ને એને ગોળ બહુ ભાવે છે એ ખૂબ ગોળ ખાય છે ઘણીવાર તો એકલો ગોળ જ ખાય રોટલી તો ખાય જ નહીં હું એને એવું કરવાની ના પાડું છું કે એકલો ગોળ ન ખવાય પણ એ તો સાંભળતો જ નથી પણ આપ કહેશો તો જરૂર એ તો માનશે હો મહારાજ આટલું કહીને એ સ્ત્રી તો સંત જ્ઞાનેશ્વરની સામું જોઈ રહી એને એમ કે હમણાં મહારાજ પોતાના દીકરાને બધું સમજાવશે કે ગોળ ન ખવાય એકલો ગોળ ન ખવાય સાથે રોટલી પણ ખવાય સ્ત્રીને તો એમ હતું કે સંત સમજાવશે દીકરાને અને દીકરો એ સાંભળીને ગોળ ખાવાનું છોડી દેશે પણ એને બદલે સંત જ્ઞાનેશ્વર તો કે બહેન તું એને અઠવાડિયા પછી લાવજે સાત દિવસ પછી લાવજે મારી પાસે એક અઠવાડિયું તો ક્યાંય જતું રહ્યું હો ભાઈ સાત દિવસ પસાર થયા એટલે પેલી સ્ત્રી પોતાના દીકરાને લઈને આવી સંત જ્ઞાનેશ્વર પાસે હો એ દિવસે જ્ઞાનેશ્વરે છોકરાને પોતાના ખોળામાં બેસાડ્યો અને માથે હાથ ફેરવીને પ્રેમથી એટલું જ બોલ્યા બેટા હવે તું ગોળ ના ખાઈશો અને દીકરાએ હા પાડી આ સાંભળીને પેલી સ્ત્રી કે મહારાજ આટલું જ જો કહેવાનું હતું તો તે દિવસે કેમ ના કહ્યું હું તો સાત દિવસ પહેલા પણ આવી હતી મને ફરી કેમ બોલાવી સંત જ્ઞાનેશ્વર કે બેન વાત એમ છે ને કે એ વખતે તો હું પણ ગોળ ખાતો હતો હવે હું જે કરતો હોઉં એની ના બીજાને કેવી રીતે પાડી શકું ને માનો કે કહું તો આ બાળક ઉપર શું અસર થવાની હતી હું જ જ્યારે ખાતો હોઉં ત્યારે એટલે તે દિવસથી મેં ગોળ છોડ્યો છે તે દિવસથી હું એકલો ગોળ ખાતો જ નથી હવેથી હું પણ નહીં ખાઉં હવે જરૂર મારા વચનની અસર થશે તમારા બાળક ઉપર પહેલા કરીએ પછી કહીએ તો અસર થાય પહેલાં તો આપણે બધું કામ કરવું પડે અને એ પ્રમાણે કરવું પડે ને પછી કહેવું પડે તો અસર થાય જા બેટા હવે ગોળ ના ખાઈશ હો અને માનું કહ્યું માનજે હવે તું તારી માનું કહ્યું બધું માનજે હો બેટા અને છોકરો તો હસતા મોઢે હા પાડીને એની માં સાથે ગયો એની માં તો રડવા મંડી હો એની માની આંખમાં આંસુ આવી ગયા કે આ છોકરો મારું તો માનતો જ નહોતો અને આ સંતની વાત કેવી માની ગયો પણ ભાઈ આ સંત પણ ગોળ ખાતા હતા આઠ દિવસ સુધી ગોળ ન ખાધો પછી છોકરાને કહ્યું કે હવે ન ખાઈશ એટલે ભાઈ પહેલા એમણે કામ કર્યું અને પછી કહ્યું એટલે છોકરા ઉપર અસર પડી તો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ હવે તમે હાલાવાલા કરી જાઓ સુઈ જાઓ આવજો